છોકરો હોય ત્યારે પૂછીએ શું શું થવાનું છે ડાક્ટર થવાનું નથી રીતે જાણું છું તારું ફરજિયાતમાં જે ગંજા અમે શું થવાનું છે બે લાઈન પકડે બે લાઈનમાં જાય ખૂબ ગમતું હા એ બધું ડિસાઇડેડ થયેલું છે રેલવે લાઈન નખાઈ ગયેલી છે ટેન્ડર ભરાઈ ગયેલા ચાલશે જ નહીં એટલે ખાસ કરવાનું છે અને ધર્મ પણ ખાસ કરવાનું છે પેલો મરજિયાત કરવાનો છે આ મરજિયાત કરવાનું education compulsory. One thing was, Krishna has already expressed one, idea is coming to your mind. Until, until there is a You will have to do this. Engineering. Because there is a railway line already there, and it's moving. But one was the digestion. Right. So, અને પાછા થાય તો હરી રુચિ બદલાય શું કેમ નથી ભાવતું બાબો નથી પેલી ગઈ ને આ નવી લીધી બધા ભાઈ બાબા થયા પછી એક બેબી તો ભાઈ તો થાય ગણપતિ મારી ના હોય પછી બાબો તડકા ત્યારે ખબર પડે બાબો જયારે ફોન કરે ને ત્યારે ખબર પડે તો એ બાપ સાથે સાવરા વારે શું કરી પેટ બાકી તેને શું કર્યું તારે પેટ બાકી એમ બાકી પેટ બાકી કે હજુ લેવાય નહીં લેવાય નહીં કે આ હિસાબ છે ચોપડાના ચોપડા હિસાબ જૈનો જરા મમતા ઓછી હોય થોડી બાઈઓને થાય ને કે મારી લેવી છે લેવા દે છોકરો મોટો થાય તો લેવા દે અને આપડે તો અમો રોપ્યો ત્યારથી જ નક્કી કર્યું કે મોટો છે ને કે અહીં આવશે લેવા દે ને <laughs> પુરુષો ને પણ પુરુષો બહુ કડક હોય બહુ મજબૂત એટલે ધર્મ થઈ રહ્યું છે પેલું ધર્મ ચાર્યા ગયા શરીર ની ફરજો નહીં બતાવી પડે ધર્મ કરીએ ધર્મ ઉતાર્યા હતી ધર્મ ફાયદો કઈ જોયો કે If you really can make any Have you seen it? information, એમ કહો કે હા તમે લાઈફમાં છે એમ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ કે why someone is poor, why someone is rich, you understand why does somebody have one way, why does somebody have two ways. દાદા એને ઘણી બધી ઘણું બધું સમજ્યો છે ઘણું બધું એને આ મમ્મીએ હવે શીખવાડ્યું. સમજણ પડી છે આ મમ્મીએ શીખવાડ્યું હા <laughs> <laughs> દાદા અહીંયા બધી કોલેજોમાં એવા ધર્મના સબ્જેક્ટ લઈ અને એ લોકો પીએચડી થાય વાતો કરવી મોટી મોટી વાતો કરવી પડે લખવા પડે ત્યારે મને વાતો મોટી મોટી કરે પરીક્ષામાં પાસ થઈ જવું પડશે ને આ ધર્મ થશે બધું સાથે થશે અને તબિયત હારી રાખવી પડશે બધા થી ધર્મ પાડવો પડશે વાંચથી કામથી નાકથી બધા એમાં આ એટલું એકની પાસે નહીં પડવાનું કે ધર્મની ધર્મ પાસે આ બધાને જયારે મોક્ષ જવું છે ને તે હજુ આ મોટી માણસ એમને એકલું એક જ પાછું બરાબર કારણ બીજું બધું ડિસ્ચાર્જ છે અને તારે તો જો લાઈટ બધી ફેર કરાય હજુ ખરું જ્ઞાન અભ્યું નથી ને એ તો બધા ઠંડક રહે એ રહેશે રિયલ જ્ઞાન બાકી છે પોતાને એક જઈને ગમતો નતો ચાર છોડીઓ ને વાઈફ તે વાઈફ ને ક્યાં ક્યાં કરે ખરું મારી શું કરે જો ના મને દીક્ષા લેવા દે તરત તમે લાઈફ દીક્ષા લેવા દો ને શું વાંધો છે આ છોડીઓ છે ને વેપાર શું કરે મારે પીડાવો એમને મારે બંનેનો વેપાર ના કરે પૂરું કરવું પૂરું કરવું જોઈએ ને બધું ના બોલ્યો સીધું પછી પેલા એ ગુરુ શિષ્ય ગુરુ શીખવાડ્યા કરતા છે કે દુકાન આવી જાય ને હું દિલ્હી હું દિલ્હી આવતો રહી ગયા મહારાજે કહ્યું કે દિલ્હી પહોંચી ગયો આ બે દ્વારા ક્યાં ગયા ક્યાં ગયા તપાસ કરી એને ખબર પડી કે દિલ્હી તરફ ગયા જઈ મહારાજ આમ બેઠેલા લોક બેઠેલા પેલા બેઠેલા અને ભાઈ તો એવી લાગણી છે ત્યાં આજે પાડું જાય લુગડા બદલી નાખેલા તોય શું ધર્મ કરવા છોડીઓ મૂકી ને આ વેપાર કર્યો મારા જે બધું બહુ સમજાય ગયું છે કઈ કપડા બદલવા દે કે ના કપડા ના બદલવા દે હા તો મારો કર્યો મારે એમનો ફજે તો કરવો પડે લાવી આવે એ કપડા લાવી પાછા સંસારમાં લાવી બધા બહુ ગુણસારી છે <laughs> દીક્ષા લેવા જતા નથી એટલે એના સમય થાય એનું ઉતાવળ કરીએ એમણે એનો કશો અર્થ નહીં ઉતાવળ નો અર્થ નહીં મેળ પાકે ત્યારે આપણે કહીશું કુરબાની કરી મારે આમ મારી ભગવાન કયા કરતા હતા મારે હવે કાળ બાકી ગયો એના મોટા ભાઈ બધા કર્યું ના બે વર્ષ એટલે બોલાયા હે દાદા ભગવાન એક નથી કે આ ઉંમરે જે કન્ફ્યુઝ થયા કરે કે આ બનવું કે આ બનવું કે આ બનવું તો તે માટે શું કરવું જોઈએ દાદા દાદાના સિંધે જગ્યા થોડી વાર બોલી અને ત્રણ ચિઠ્ઠીઓ લખવાની કે જે જે વિચાર હતા ને તે આ થવું છે એવું લખવું એકમાં બીજામાં આ થવું છે એવું લખવું ત્રીજામાં આ થવું શું અને પછી ચીઠીઓ આપણે કોઈ અને પછી એમાંથી પાડેલા એ થવું ચલા દાદા ભગવાન નામ લઈને બહુ રાખી આવી જશે What are the three things you like to do? You like to dance. What are the three things? Or four things or five? પણ એ મોહ તો સારો ને હે એ મોહ તો સારો ને દાદા એ મોહ તો સારો ને પણ પેલા મોહ કરતા આ મોહ સારો પણ મોહ ક્યાં સુધી એટલે આત્મા છું એવું જાણે પછી બીજી વાત એ મોહ નહી દેખાયા કરે તો બગાડો ઇટસેલ્ફ બદલ ભેગું કોઈએ બનાવ્યું નથી આ god is created correct for undevelop people અજાણે એટલે કેવી રીતના and the world is the develop વિજ્ઞાન થી બાહ્ય વિજ્ઞાન આંતરિક વિજ્ઞાન આંતરિક ઇનર વિજ્ઞાન આઉટર વિજ્ઞાન આઉટર વિજ્ઞાન material material science which is which uh, only વિજ્ઞાન ઇમોર્ટલ બાહ્ય વિજ્ઞાન મોર્ટલ તારે કોઈ અડચણ આવે છે નહીં બધું એ કરું છું શું રીતિ કરે છે બીજી કરે છે બધું આરતી કરું છું રોજે હા દાદા શબ્દમાં આવે છે આવતો છે નોટ ઇન આવતો છે એટલે ખાલી કયા કરે ખરેખર ના કહેવાય પોતાના હાથમાં નથી શું થઈ ગયું છે જતું રહે છે માય બધી માય જીવન હતું અત્યારે બધી જીવન થઈ ગયું લફરું હવે જતું રહે છે આય વિધાઉટ માય ગોડ ક્યાં મુકામ છે નીકળી જાય દાદા આ તો અમે મૂકીએ છીએ દાદા આની તો અમને પનિશમેન્ટ જોઈએ બરોબર છે એકવાર થતો ને બેસી ખાતા અમારે તો આવી ગયું નાવાનું કે બરાબર સરકાર શું કરે શું કરે થઈ ગયું થઈ ગયું કરવાનું થઈ ગયું કોણ ના થયું તે ચેતવું થઈ ગયું ભૂલ હા તો ભગવાન બાપ એમ દરેક વધારે બધા ચાલે જ કરવાની છેવટે વાંધી ટોટલી આપણું બગાડે નહીં દાદા ભલા પછી એટલું આપણે થઈ ગયું તો સ્વભાવ નામ જ સ્વભાવ પૂર્ણ કરે અને યોગ એવું પૂર્ણ કરે તો કરી દાદા બે વખત જગત પૂર્ણ કરે છે ગરમ થાય એટલે ગરમ લાવો તો પૂરણ થવાની તૈયારી થઈ પૂરણ થાય એટલે ગળું ગરમ થવાની તૈયારી થઈ બેંકમાં તમે થયા પછી એ કંપની વ્યાજ હજાર મૂક્યું લાખ રૂપિયા આપ્યા એટલે છ મહિના પછી કંપની બંધ થઈ ગઈ જો ગલન થઈ જાય વાર લાગે કે એ કે ના જઈને એક ગલન થઈ જાય Thank you. ધ્યાન આઠમા તરફ આપવું પેલું બધું બાય પ્રોડક્ટ છે by product free of cost હોય આ ભૌતિક બધી ચીજો છે જે સંસારી ચીજો બાય પ્રોડક્ટ છે એ તમારી મૂળ પ્રોડક્શન નથી અને બાય પ્રોડક્ટને લોકો પ્રોડક્શન માનીને કામ કરતા હતા આખો ટાઈમ એમાં વેસ્ટ ઓફ ટાઈમ ને એનર્જી થતી હતી આ તો આપણે આત્માનું કાર્ય કરવા છે પેલું તો બાય પ્રોડક્ટ છે બાયપ્રોડક્ટ કાઢવાનું કરવાનું નથી બાયપ્રોડક્ટ એટલે ફ્રી ઓફ કોસ્ટ મળ્યા જ કરે પ્રોડક્શનમાં ગયા હતા કે કઈ પણ જાતનું આત્માનું કાર્ય કર્યું છે ને તેના આધારે બાયપ્રોડક્ટ ફ્રી ઓફ કોસ્ટ મળી છે તમે કામવાનું અચ્છા એટલાન્ટા હા એટલાન્ટા તમે કોણ બોલો ભાઈ ને કઈ બોલો લઈને કઈ I'm looking for a residency program. અચ્છા Uh, and it's very difficult nowadays, but I'm facing a lot of uh, difficulties. Um, is there any possibility I will get the Okay, I'll tell you because uh, ઇન્ડિયામાં પચાસ બધું ગોઠવેલો ક્રમ છે આ લીલા ફિલ્મ આખી વાપરતા ગોઠવેલી છે. એ જે ઉપાધિ જાઓ દાદા પણ વહેલા આવજો. આખી એડિટ થઈ ગયેલી છે આપડે આવે તો બહાર નીકળવું ને ઉપાધિ ક્યારે લાગે છે સમાધિ ચાકે ત્યારે ઉપાધિ ઉપાધિ લાગે તમારી ચાકી ના ને ઉપાધિ કેવી લાગે તમારી ચાકી માટે ઉપાધિ લાગે હવે ખબર પડી ગઈ દાદા હવે ખબર પડી ગઈ બરાબર કેમ ઉપાધિ લાગે યાર નહીં તો ઉપાધિ લાગે છે ને ના, પોતાનું જીવન જ માને આ તો મારે જરૂર જ છે આને હવે ચાલે જ નહીં એવું કે હા शांति नहीं मिलती तो ऐसा क्यों होता है हम भगवान को प्रार्थना करते हैं हाथ जोड़ते हैं और पोथी पूजा करते हैं ये कहते છે कि हम भगवान की प्रार्थना हर रोज करते हैं फिर भी हर रोज ये वरीत क्यों आती है मन को शांति क्यों नहीं मिलती भगवान को बसते है फिर भी भगवान फिर बसता है बसता नहीं ये सोने को बसता है खाली वो कह रहे हैं कि आप भगवान को कहाँ बसते हैं अगर जिसकी भक्ति करोगे वो तो मिलेगा ही अगर आप भक्ति नहीं करते तो हम क्या करते हैं क्योंकि हमें भक्ति कि हम भक्ति करते हैं तो फिर हम क्या करते हैं जो भक्ति नहीं करते हैं तो क्या करते हैं भक्ति किस नाम इसकी की भक्ति कितना टाइम करता है पैसे की भक्ति कितनी मतलब आप करते हैं दिन में एज कम्पेयर टू दक्ति इस जन्म में जो काम करने का है उसके लिए पैसा भी तो लगता है कहते कि इस जन्म में जो काम करने का है उसी लिए पैसे भी लगते हैं इसलिए पैसे कमाने जाना पड़ता है तो पैसे के पैसे में तुम्हारे एकाग्रता रहती है बैंक में जाओ पैसा लो तो माइंड एकाग्र रहता है नहीं उससे शांत उससे वो काम कौन- नहीं तुमको पसंद ये है पैसे भगवान पसंद होते हैं ना नहीं है जिसकी जिसके अंदर रुचि हो गए इसकी एकाग्रता रहती है पैसे की रुचि तो पैसे वही एकाग्रता है बैंक में जाके पैसा निकले एकाग्रता बोले नहीं छोकरा આવે તો કહે, "એ, ચલ, ચલ." समझे बैंक में भगवान ये नहीं भगवान तो भगवान भगवान कैसी तो होती तो तो भगवान को पहचानने के लिए क्या करना चाहिए भगवान को पहचानने के लिए क्या करना चाहिए इधर आना चाहिए जिस जिसने भगवान का पहचान किया है जो भगवान के साथ बैठते हैं उनकी बात आ जाए हम भगवान के पास बैठते हैं भगवान ने पहचान किया है भगवान हमारे क्योंकि तो तो हमको तो सोना बोना कुछ चाहता नहीं हमको तो रुचि भगवान के पे है दूसरी कोई चीज़ पे रुचि बॉडी भी पे रुचि नहीं और आपको तो कितनी रुचि है तो भगवान कहाँ चले जाए तो तरकारी का भाजी का रुचि ज़्यादा है तुम्हारे भगवान का कम है ભગવાન કોઈ પડી છે કોને એ તો બેઠા ને જરા ચિંતા ના થાય એટલે હલ કરવા જાય પણ તે છોડે નહીં ભગવાન की કાતી बात जब जब यही चिंता कहता हूँ। होती है तब ज्यादातर के यही लोग कहता हूँ। भगवान के पास जाते हैं आगे दुनिया में बनाई बैठे अगर भगवान थोड़ा ऐसे बुद्धू है कि सिर्फ चिंता करोगे तब उसके पास जाओगे तो भगवान आपको सब कुछ दे देगा उसका कहना ही है। पर अ, पोथी पुराणों में तो लिखा हुआ है कि भूल से भी भगवान का नाम लो तो पाप नष्ट हो जाते हैं કે જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભૂલથી પણ ભગવાનનું નામ દો તો બધા પાપ નાશ થઈ જાય તો કે એ સાચું તો પછી ના બધી વાત તો સાચી જ હોય ને પણ ભગવાન નામ ક્યાં લીધું वो सब वो सब लिखा है वो तो सच है मगर भगवान का नाम आपने कैसे लिया है और कब लिया और कब लिया है जैसे आपको जिसमें रुचि है और वो रुचि के अनुसार आप जो काम कर रही है उसके अनुसार अगर भगवान इतनी ही रुचि हो और आप नाम लो तो हो सकता है शास्त्रों में कई दवा लेवा कही છે मुदत नहीं की मुदत अंदर नहीं शास्त्रों में जो लिखा है वो क्या लिखा है कि मुदत के बाहर समय के बाहर लेने का दवा या समय के अंदर दवा लेने का कब दवा लेने का समझो कि दवा लेने का भगवान का तो कब लेने का ऐसा कुछ लिखा है समय के अंदर ही लेते हैं लेकिन उसमें तो ऐसा कई बार लिखा हुआ है कि कभी भी लो भूलते भी लो चलते फिरते लो खाते पीते लो सोते लो दैट विल हेल्प એ કહે છે દાદા સમય જેવું તો ક્યાં એમાં લખેલું છે એમાં કે ખાતા પીતા ઊંઘતા બેસતા ગમે ત્યારે ભગવાનનું નામ લો તમે હા પણ નામ લો પણ આ- આ જે દવા આવે છે એમાં ટાઈમ લખેલો હોય છે ને ભગવાનનું ડ્યુ ડેટ હોય છે એ જે ભગવાનની ડેટ જતી રહી એ ભગવાન કશું કરે નહીં હેલ્પ ના કરે Okay, what he's telling is that what we are calling as Bhagwan, that is not going, if at all his due date is gone, that's not going to help you. how we are going to know that where, what, what is the date and which is the expired date and which is એ the કહે છે તો ડ્યુ ડેટ વાળા કયા અને ડ્યુ ડેટ વગર ના કયા તો ડ્યુ ડેટ વાળા તો આપણે નામ દઈએ તરત ફળ મળે એ ડ્યુ ડેટ Uh-huh. અને નામ દે કશું ફળ ના મળે તો ડ્યુટી દેત જ નહીં ને એ દવા ભાઈ રાહત છે Agar he is giving an example of a medicine, if it is uh, expired medicine, and you are taking it. બોલાય બોલાય He's telling that aap bulao, Dada Bhagwan Kasi, Jai Jai Karan, everybody will say that. You go and start with it. દાદા ભગવાન જય બોલા લાગો જયકાર દાદા ભગવાન હસીમ જય જયકાર દાદા ભગવાન રા અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર પદ્ધતિ દાદા ભગવાન અમે આવું દાદા ભગવાન સમજે છે કે બોલીએ કારણ કે અમારે થોડું બાકી છે તે બોલીએ તો થાય દાદા ભગવાન ત્યારે બોલતી સીધે કેશ બેંક રોકે છે બધા છે That's what દાદા ભગવાન જ્યાં બોલું તો બોલજે સમજ ને રામ રામ રામ કરે પાછા મરા મરા બોલે રામ બોલું છું બરા બોલું પણ રામ તો કઈ કહી ગયા મોક્ષે ગયા અહીં સંસારમાં ભાઈ કૃષ્ણનું નામ જપ ચાલે સંસારમાં છે હજુ તે પણ તાજી દવા જોઈએ કોઈ નહીં ફ્રેશ દવા જેવું કોઈ નહીં ફ્રેશ દવા જેવું કોઈ નહીં બધું નહીં ફ્રેશ દવા નહીં જે ગાયા કરીએ પણ કોઈ વળે નહીં This is the જે જોઈએ તે માગી લેવું God, it લોકોને એ ખબર નથી ને કે આ દવામાં મદદ બહાર કરવા કે મુરત હોય ને કેટલા એ ખબર મેડિસિન માન જેવું ગયું એને ગયું ગયું તમે હેલ્પ કરવા નહીં આ પ્રગટ હોય ને પણ મારે મહાવીર ભગવાન ગયા શું કરે ખુરશી પર હાજર તે સાચા બધું He is one of the running backs there. And everyone is crushing. Everyone is crushing. He is still existing in the world. આ જ્ઞાન લેવા ભરતભાઈ આવવાના છે દાદા શુક્રવાર આવવાના છે પણ એમને એમને જાણવું છે વધારે દાદા એમના મનમાં જે બધી દ્વિધા ચાલી રહી છે એનું શું એ તો અમે આજે આશીર્વાદ આપે ને એટલે બોલ્યા કરશો બધો એ આશીર્વાદ પડશે આ દુવા આપી દીધી આશીર્વાદ આપી દીધો હા પેલું બોલે ને મૂર્તિ પૂજાની શોધ કોણ કર્યું પ્રશ્ન તો બીજા કૃષ્ણ ભગવાનને અને મહાવીર સ્વામી ભગવાનને બધાને ભજવાના તો ખરા ને મૂર્તિથી બધાને મૂર્તિથી ભજવા તો પડે ને જ્યાં સુધી પ્રગટ પરમાત્મા મળે નહીં ના દર્શન પણ જે મૂર્તિના દર્શન કરતા હોય છે એને તો હવે કોઈ ખબર હોતી નથી કે હું શા માટે દર્શન કરું છું અથવા શા માટે ભક્તિ કરું છું એ દર્શન પાસે પડે ને એટલા ટાઈમ રમી રમવા ના જાય ને એટલે આ લોકો મોટા નીકળી અમુક મળે નહીં પણ એ તો ટાઈમ તારા જાય એટલી આ તો બધા ગોળ ગોળ થઈ રહ્યા પણ દાબડા પડે લક્ષી ના પડે એટલા આવે જ્ઞાની પુસ્તકો બની જાય છે કોમ ચડી જાય પેપર પડે બ્લેન્ક ભગવાન નામ પર લાલ કરીએ તો દર્શન કરવા જાય છોકરો આવશે બીજું આવતા લેવાની કીધું સારું પણ આવે માલ લાગતી ભાઈ પૂછે છે કે મરી ગયા પછી પાછો મનુષ્યનો જ અવતાર આવે કે બીજો કોઈ અવતાર આવે એવો સ્વભાવ છે એવો અવતાર એટલે આ પાકરી સ્વભાવ હોય તો મનુષ્યમાં જાય જાનવરમાં જાય પાકરી સ્વભાવ છે સજનતા છે ખબર પડે કે આ સજનતા ન હોય અણકડું લેવું અણકડું ખાઈ જવું અણકડું ભોગવવું આ બધું પાર્ટી છે બાબુ હકની સ્ત્રી હકનું બધું ખાવું હકનું ભોગવવું એ સજ્જનતા નથી બાબુ અને પોતાના હકનું બીજાને આપી દેવું પોતાના હકનું શું કહે છે બીજાને ભોગવવા માટે આપી દેવું એ દૈવી સ્વભાવ સુપરહ્યુમન એ સ્વભાવ પ્રમાણે છે અને વગર કામનું નહીં પોતાનો ફાયદો હોય નહીં સાથ હોય નકામું બાળી રહે તો નર્ક ગતિ સજ્જનતા નો સ્વભાવ કોને કહેવાય ફરતા જ રહેવાનું આ બધા અવતાર નો ઉદાહરણ એન્ડ આવશે ખરો કે ફરતા જ રહેવું પડશે નહીં એન્ડ આવવાનો એન્ડ વાળું છે હિન્દુસ્તાનમાં એન્ડ માટે હિન્દુસ્તાનમાં જન્મ થયો તમારો મળ્યા છે હવે જય સત્ય જય જય દાદા અમારે એકાઉન્ટન્ટ છે આપણે જતી કોલેજમાં અને આપણે જોયા કરીએ અને એના પર દ્રષ્ટિ બગાડીએ તે ઘડી વિચાર આપણને આવે કે આપણી દીકરી બેન હોય ને એને જુએ તો કેવું થાય એટલે તરત પાછો ફરી જાય કેવું આ સજ્જનતા નિશાની માનવ ધર્મની એટલે જેવું હું કોકની છોકરીને જોઉં છું મને આ ખરાબ દ્રષ્ટિ થાય છે એવી મારી બેનને જોયું છે ખરાબ દ્રષ્ટિ થાય કેટલું ખરાબ લાગે ત્યાંથી પાછો ફરી જાય શું કરું આવું ના થાય મારાથી પછી રસ્તામાં જતા પાકીટ પહેર્યું અને પાંચ હજાર ડોલર નીકળ્યા મને એમ થાય કે અરે મારું કોઈ ગયું હશે કેવું દુઃખ થતું થતું હાથ બિચારે કેટલું દુઃખ થતું છે એનું મને રાખી મેળે બિચારો શું કહ્યું અને પછી એને બોલાવડે એનું આપી દે આ માનવ ધર્મમાં આવીએ ત્યારે મનુષ્ય પણ મળે માનવ ધર્મ તો હોવો છે કે ના હોવો છે માનવ ધર્મ સમજતા નહીં માનવ ધર્મ કાઢવા નીકળ્યા નીકળ્યા લોકો <laughs> પાંચ ડોલર મૂકી દે એટલી વાર મને તો દલીલ મફતમાં છે એમ કે મારા હકનું છે એમ કે કોને એમ કે મારા હકનું છે એટલે મને જડ્યું એટલે કે મારા હકનું છે એટલે મને જડ્યું હકનું છે એવું છે ના પણ આવું વિચાર નહીં કર્યો વિચારે લોકો આવું કહેતા આવ્યા છે ને એ લોકો કહે છે જ્ઞાન જ બધું ચાલે છે જ્ઞાન બધું ચાલે છે એટલે આમાં જ્ઞાન થતું કહીએ ને ત્યારે સમજાય પણ એના મિત્રો પણ કે તું કેવો નસીબદાર છું કે પાંચ આઠ ડોલર મળે એવું કે એના મિત્રો પણ એવું કે કે તું કેવો નસીબદાર છું કે તને પાંચ હજાર ડોલર પાકી જડ્યું એવું કે તું બધો નસીબદાર મને નહીં જડતું કે એટલે આ જ્ઞાન ખોટું છે એટલે ખરું જ્ઞાન તો આપણે જાણવું જોઈએ જયારે આપણું પડી જાય છે ને ત્યારે ખરું જ્ઞાન થાય છે આપણને કે કોઈ વિચારો કોઈ લઈ અને મને સ્વાભી બહુ સારું અને આપણે તો આપવું નથી એટલે માનવ ધર્મ સમજવો જોઈએ અને પોતાના જે સુખ નું બધું હોય એ સુખ પોતાને ભગવાન છતાં બીજાને આપી દે કેટલી ના તું વગર બહાર તું શું કર્યું રિઝોલ્યુશન તૈયાર છે સુખ નથી ત્યાં ભૌતિક સુખો છે પણ રાગ દેશ છે ત્યાં હું આ છે શું આ મોટો નાનો પાર્ટી આવડું આવડું બોલે બીજા દુઃખ નથી કોઈ ભૌતિક દુઃખો પાર ગડપણે નહીં આવવાનું ગડપણમાં દુઃખ છે મારે ગડપણ નહીં આવવાનું બાળપણમાં દુઃખ છે મારે બાળપણ નહીં જોવાની કાયમ પરમાનન્ટ અને કંદાક આપણા જેવા ના આવે કારણ કે મા બાપ જ જેને નહીં એવા દેવ કોઈ વડનાર નહીં કરનાર નહીં કશું નહીં દેવી નહીં મા બાપ ને દેવ નહીં મા બાપ બંને સુગંધી વાળા બધું સુગંધીમાં જ હોય પણ મોક્ષ નહીં એની પાસે કદાચ થયા કરે મનમાં એમ થાય ખરી પલટમાં જઈ અને ક્યારેક જ્ઞાનીકુળનો આશરો લઉં અને મુક્તિ લઉં એવી ઈચ્છા હોય ત્યાં સુખ તો પડે નહીં એને એમને ફર્યા કર્યું કરે રવિદાનાની પુરુષાર્થ કઈ પુરસાદ પુરસાદ કઈ કરેલો એટલે જ આયા છે ને દાદા અહીંયા આજે. હમ? એટલે જ અહીંયા આયા. ફોલો હિન્દી તું કે જરા એની જોડે હિન્દીમાં બોલો દાદા એને ગુજરાતી નથી આવડતું મહારાષ્ટ્રીયન છે ને तो प्रारब्ध पुरुषार्थ को जानती है प्रारब्ध क्या चीज है पुरुषार्थ क्या चीज है इसको मालूम है तुमको हाँ अभी थोड़ा बताया है तू क्या चीज? થોડું હમણાં સમજાયું કે છે હે? હમણાં થોડુંક સમજાયું એમણે તમે સમજાવો એને કે તમે સમજાવો દાદા એમ કે છે. હિન્દીમાં સમજાવો हैं? તમે સમજાવો એમ કે છે હિન્દીમાં वो प्रारब्ध पुरुषार्थ तुमने कुछ नहीं किया है कुछ किया है पुरुषार्थ किसको कहते हैं પુરુષાર્થ एफर्ट्स किए हैं પુરુષાર્થ કોને કેવો અમે પ્રયત્નો કર્યા છે ઘણા પ્રયત્નો તો ખૂબ કર્યા અને કરી રહ્યા છીએ પુરુષા પ્રયત્નો તો અમે ઘણા કર્યા અને કરી રહ્યા છીએ પૂછી ના પતિ જાય એટલે પ્રયત્નો તો બધા બહુ કરીએ છીએ અને કર્યા છે પ્રયત્ન તો બધા સાધન હોય તો થાય ને હાથ સારો હોય તો ખાઈએ ને હિન્દીમાં સર वो है- हाथ अच्छा हो गए तो खाना खा सकता है हाथ अच्छा नहीं हो तो कैसे खा सकता है? और खाना भी अच्छा हो गए तो खा सकता है खाना मिर्चा ज्यादा है फिर तो क्या खा सकता है वो सब वो सब साधन से काम होता है वो सब प्रार्थ है और स्वतंत्र काम हो सकता है वो प्रसाद है और सहयोग से काम होता है वो सब प्रार्थ है સંયોગો એટલે જન્મ થયા ઘરમાં આવ્યા માતા તે પ્રાર્થ જન્મ થયો એ પ્રાર્થ પછી જે જે થયું બધું પ્રાર્થ જ છે બધું વ્યાખ્યાન આપે મહારાજ તે પ્રાર્થ શાસ્ત્ર વાંચે તે પ્રાર્થ ભક્તિ કરે તે પ્રાર્થ ધન કરે તે પ્રાર્થ લોકો સમજતા ધીરે પૂછતા સમજે છે જો નસીબ મન તો પુરુષાર્થ તો ભાગ્ય कोई गाड़ी बढ़े तुमको નસીબ આપેલા तो तुमको कोई असर इफेक्ट होती कि नहीं खराब लगता है खराब लगता है खराब लगता है वो पुरुषार्थ है खराब लगता है वो पुरुषार्थ है कोई गाली देता है वो तो तुम्हारी चीज तुम्हें देता है इसलिए तुमको तुम्हारी क्या असर करेगी कर रहे तुम्हारी थी और तुमको पीछे देते हैं इसमें तुम्हारे कोई ये करने की जरूरत नहीं वो प्रारब्ध है गाली देता है પ્રાર્થ એટલે तुम्हारी ફી હોય पीछे देंगे और तुमको खराब लगता है उसके बारे खराब विचार करता है ये सब पुरुषार्थ हो गया उसका फल मिल जाएगा फिर उसका फल मिल रहा है प्रारब्ध और दिस इज कॉजिज कॉजिज ये पुरुषार्थ है और इफेक्ट ये प्रार्थ है આપણે લોકો તો ખ- પાણી તો ખરું ભોળ નથી વહેલો ઉઠી ગયો પુરુષાર્થી અને મોડું થઈ તમારા દર્શને આ એ શું કહેવાય તમારા દર્શને આવીએ એ શું કેવાય એ બધું પ્રાર્થી બધું પ્રાર્થી ગાડી અટકી ગયો હતો હા તે બધું પ્રાર્થના હાથ હાથ દુખતો પછી તમે હાથ ભેગા થયા ને પછી આ દાદા પાસે બધું પ્રાપ્ત કરવા જેવું છે એ ભાવના જે ફેરફાર થયો એ નિશાળ અમે પાંચ આજ્ઞા આપીએ તો પાંચ આજ્ઞા પુરસાદ જ છે પાંચ આજ્ઞા જેટલી પાવે એટલી બધી અમને ભેગા થયું તો પ્રયાસ બહુ મોટી પુણ્ય હોય પરીક્ષા આપે અને પાસ થઈએ તે પુરુષાર્થ કહેવાય કે પ્રારબ્ધ પરીક્ષા આપીએ અને પાસ થઈએ એ તો દેવ છે પ્રાર્થ છે પરીક્ષા આપવી તે પરીક્ષા પાસ થઈ આ લોકો ભગવાન ખબર નથી ભવાન નથી આખા ગુજરાત વર્મે કોણ ભાન નથી આજે શાસ્ત્રીકારો કે નહીં શાસ્ત્રીકારો એમ કોણ You need something because you came here. વૈજ્ઞાનિક You need. છે You need Then you need you go બે સંયોગો ભેગું થઈ થઈ ગયું એમાં તો ફિટ થશે નહીં સંયોગ ના If you, if you see, સંયોગ તો ભેગા થાય you ના થાય very good thing. Whatever Dada says, yeah, whatever ના તો ધ્યાન they have to follow. કે ધ્યાન પણ ઘર છે પછી you- ભક્ત ના શું કરતો કરવાનું? anything. પુરસાદ તો સ્વતંત્ર હોવું જોઈએ શું કહું? સ્વતંત્ર. પગ પગ હારો હોય તો પગ મોટો થાય, બધું બીજું કરવું. એમ તો પ્રાર્થ છે. Where there is no mirror, આ પાંચ આજ્ઞા જે પાંચ સ્વતંત્ર આજ્ઞા પુરુષાર્થ છે તમારા ને, એ જબરજસ્ત. એ પ્રાર્થના જબરદસ્ત પુરુષાર્થ Suppose he says that you, he says you, that you just read this thing મારું પ્રાર્થ ને તમારું પુરસાદ ઝીણી બધી બાબતો કઈ મારું બધું શું આપણે લાખો લાખો વર્ષથી આનો ફોડ નહીં પડે એમને ચાલ્યા કરે ગપ્પા સુવાલો એટલે આ હિન્દુસ્તાન લોકો મળે આવી મોટી વાત આ દીકરી ઊંધે ઊંધે ચાલી શકે ઊંધી નહીં આથી વધારે ઊંધી ચાલી ખુબ મહેનત કરે છે એટલે મશીનરી કામ કરે એટલે અર્થ જ અવળો નહીં દાદા માજી કે છે કે હું જૈન ધર્મ બધો બરાબર સમજુ છું બધું છે પણ આપણા જે સ્વજન હોય નજીકના દીકરીઓ છે એમની એ ગુજરી ગઈ હોય અને પછી આપણને બહુ યાદ આવ્યા કરે તો શું કરવું એ ભૂલાય નહીં ને યાદ આયા કરે પોતાને દુઃખ થયા કરે દીકરીઓ ગુજરી ગઈ છે એમની બે દીકરીઓ એક તો કે બ્રહ્મચારીણી હતી અને સાધ્વી જેવું જ જીવન જીવતી હતી અને બીજી એક ડોક્ટર હતી એની ખબર કાઢવા આવતી હતી બંને એક્સિડન્ટમાં ગયા બહુ યાદ બહુ આવ્યા કરે છે દુઃખ થયા યાદગીરી તો યાદગીરી છે તેને આવે છે તમને શું આવે છે યાદ શક્તિ શક્તિ છે તે યાદ આવે તમે યાદ શક્તિ આવી છે ના યાદ આવે યાદ શક્તિ રહેતી નથી મને તો કે યાદ ના આવવા જોઈએ શું વાત ખબર ના હોય બધું મારે શું યાદગીરી નહીં જરૂરી ઘણો પ્રયત્ન કરું છું પણ મન સ્થિર નથી રહેતું જતું રહે છે એમાં જતું રહે વાત જ હાથી નથી જતા જાણે ખોટું જાણે ધાણાનું ફળ જો કદી મીઠું ના આવતું હોય કાઢવા દોડ્યું એટલે આગળ જ્ઞાન આપવું ત્યાર પછી તમને રાગે પડી જાય જ્ઞાન લીધું નહીં હોય ને જ્ઞાન નથી લીધું જ્ઞાન લેતા જૈન ધર્મ કે આ જૈન ધર્મ જ નહીં દાદાની ચોપડીઓ વાંચે છે આપણે અત્યારે જે પાડો છે જૈન ધર્મ ને જૈન ધર્મ તો વિતરાક ધર્મ એમાં આવું કેવું ના હોય બધું સાચું તો કહી દેવું છે ને દાદાની કહ્યું હે હા કોને બનાવ્યા છે કે ભગવાન બનાવ્યું લે આવું બોલો મારી ભગવાન શીખો કરી ક્રિએટર છે જ નહીં ક્રિએટર જેવી વસ્તુ નથી મને લાગતી બધા જઈને આવું ક્રિએટર નથી એમને બહાર પાડ્યું તેથી કેટલા લોકો એમને ભગવેલા મારે કારણ કે એ તીક્ષ્ણ જ્ઞાનમાં દેખાય સારા જોખમ વાળો બોલવો કે જે મારે અત્યારે બોલવું પડે છે કેટલા લોકો જોખમ બોલવું પડે છે લોકો સંકળાય જ બેસી રહ્યા પિસ્તોલ મારા માટે લોકો કઈ કાચી ભાઈ હતી કારણ કે તરી ખાવું છે નથી મળતું અને આપણે ઓપન કરી નાખીએ અરૈયા ઢોળ હોય ને અરૈયા ઢોળ તે ગમે તેના ઘેર ઝંકાઈ જાય